પિતાજી રડે છે બાળકો રડે છે અને તે જોતા વાલ્મીકી ઋષિનું હૃદય ભરાય અને ઋષિ પણ રડવા વાલ્મીકી ઋષિ ધીરજ રાખીને બાળકોને સમજાવે તમે એવું બોલો કે રાજા રામ સોનાની મૂર્તિ સાથે રાખે એવું કેમ કહેતા નથી નવું પુષ્પ સીતાજીને સમજાવે છે માં એ રાજા રામ યજ્ઞ કરવા ભેજે છે ને ત્યારે એક સોનાની મૂર્તિ સાથે રાખે છે માં એ મૂર્તિ બરાબર તારા જેવી છે માં મને કહ્યું થયું કે મારી માં રામ રાજા સાથે નથી શ્રી સીતાજીએ તે સાંભળ્યું મારી સોનાની મૂર્તિ બનાવી છે અને મારો બધો શૃંગાર પોતાના હાથે મૂર્તિને પ્રભુએ મારો ત્યાગ કર્યો નથી મારો ત્યાગ કર્યો હોય તો મારી મૂર્તિ સાથે રાખે નહીં એ કોઈ દિવસ મારો ત્યાગ નહીં કરે મારા ઉપર એમનો બહુ પ્રજાને રાજી કરવા માટે રાજાએ રાણીનો ત્યાગ કર્યો રામજીએ શ્રી સીતાજીનો ત્યાગ કર્યો જ નથી શ્રી સીતારામ તો સાથે જ વિરાજે શ્રી સીતારામ અતિ સરળ છે અને તેથી રામ રાજ્યમાં પ્રજા અતિ સુખી છે જે અતિ સરળ છે એને લોકો ત્રાસ આપે કોઈને કરડવું નહીં પણ કોઈ વિના કારણે ત્રાસ આપે ને તો પેટમાં પ્રેમ રાખીને થોડું ક્રોધનું નાટક પણ કરવું સદભાવ સર્વના માટે મનમાં રાખો પણ કોઈ વિના કારણે ત્રાસ આપે નહીં એક સંન્યાસી મહાત્માએ સર્પને બોધ આપ્યો કે કોઈને તું કરડીશ નહીં એ કરડતો નથી એવી લોકોને ખાતરી થઈ પછી લોકો બહુ ત્રાસ આપવા લાગ્યા તો સંન્યાસી મહાત્મા એને સમજાવ્યું કે ભાઈ કરડવાની મેં તને ના પાડી છે પણ કે ભૂફારો મારવાની ના પાડી ને પેટમાં પ્રેમ રાખીને કોઈ વખત ક્રોધ કરવો પડે શ્રી રામ અતિ સરળ હતા અને તે રામાવતારમાં સરળતાનો લોકોએ દુરુપયોગ કર્યો અને તેથી કૃષ્ણાવતારમાં ભગવાન થોડા વાંકા થયા સજ્જન સાથે શ્રી કૃષ્ણ સરળ છે કોઈ દુર્જન વાંકો થઈને આવે તો ભગવાન કે જ્યારે હું ત્રણ ઠેકાણે વાંકો થઈ જાઉં ભગવાનનું નામ પડ્યું છે બાકે બિહારી લાલ શ્રીરામ અતિ સરળ છે રામજીની સરળતાનું વર્ણન કોણ કરી શકે રામજીની માતૃપિતૃ ભક્તિ રામજીનો સંયમ રામજીનો બંધુ પ્રેમ રામજીની સરળતા રામજીનો સર્વમાં સદભાવ રામજીનું ધૈર્ય રામજીનું ગાંભીર્ય રામજીનું ઔદાર્ય રામજીનું એક પત્ની વ્રત છે દશરથ મહારાજ ભલે અનેક રાણીઓ સાથે લગ્ન કરે પિતાજીની ભૂલ પ્રભુએ બહુ યુક્તિથી સુધારી છે રામ કોઈ દિવસ એવું બોલ્યા નથી કે મારા પિતાજીએ અનેક લગ્ન કરેલા ને તેથી આ બધો અનર્થ થયો રામ કોઈ દિવસ એવું બોલ્યા નથી પણ પિતાજીની ભૂલ રામચંદ્રજીએ બહુ યુક્તિથી સુધારી છે દશરથ મહારાજના રાજ્યમાં એક પુરુષ અનેક સ્ત્રીઓ સાથે લગ્ન કરી શકે રામ રાજ્યમાં પ્રભુએ કાયદામાં સુધારો કર્યો એક પુરુષ એક જ સ્ત્રી સાથે લગ્ન એક પત્ની વ્રતનો મહિમા છે ભારતમાં જે લગ્ન થાય છે તે ધર્મના માટે લગ્ન થાય છે પરદેશના લોકો લગ્ન કરે છે તે ભોગના માટે લગ્ન કરે દેવ બ્રાહ્મણ અને અગ્નિ આ ત્રણની સાક્ષીમાં લગ્ન થાય દેવ બ્રાહ્મણ અગ્નિ ત્રણની સાક્ષીમાં જે સ્ત્રી સાથે જે પુરુષ સાથે લગ્ન થયું હોય તે એક જ સ્ત્રીમાં એક જ પુરુષમાં કામ ભાવ રાખે જગતના સર્વ સ્ત્રી પુરુષોને નિષ્કામ ભાવથી લક્ષ્મી નારાયણની ભાવનાથી જોવા માટે લગ્ન છે લગ્ન એ મનને પવિત્ર રાખવા માટે કોઈ પણ સુંદર વસ્તુ દેખાય કે મન ચંચલ થાય છે મનને એક ઠેકાણે સ્થિર કરવા માટે લગ્ન છે લગ્ન એ કામનો વિનાશ માટે છે ભોગ એ ભોગ માટે નથી ભોગ એ ત્યાગ માટે વિવેકથી સુખ ભોગવીને અને કામ ઉપર વિજય મેળવવા માટે લગ્ન છે એક પત્ની વ્રતનો આપણા શાસ્ત્રોમાં બહુ મહિમા વર્ણન કર્યો દશરથ મહારાજ ભલે અનેક લગ્ન કરે વડીલો કોઈ ભૂલ કરે ને એવી ભૂલ કોઈ દિવસ પુત્ર ન કરે આપણા વેદોમાં એવું વર્ણન આવે છે વેદ વેદમનુચ્યાચાર્ય અંતે વાસીનમ અનુશાસ્તી ચાર વેદ છ શાસ્ત્રોનું અધ્યયન પરિપૂર્ણ થયું અને વિદ્યાર્થી વિદ્યા પૂર્ણ કરીને હવે ઘેર જવા તૈયાર થયો ગુરુજીને વંદન કરીને પૂછે છે અને હું ઘેર જવાની આજ્ઞા માંગુ છું વિદ્યા પૂરી થઈ મારે ઘેર જવું છે હવે આપ આજ્ઞા કરો પૈસા માટે હું થોડી પ્રવૃત્તિ કરીશ હું લગ્ન કરીશ ગુરુદેવે છેલ્લો ઉપદેશ કર્યો છે બેટા તું પૈસા માટે પ્રવૃત્તિ કરજે પણ પાપની બીક રાખજે પૈસો સાધન છે પરમાત્મા સાધ્ય છે સાધ્યને ભૂલીશ નહીં પૈસા માટે જીવન નથી જીવન પરમાત્માના માટે બેટા હવે તું ઘેર જઈને લગ્ન કરવાનો છું લગ્ન કર યાદ રાખજે તારી મા પરમાત્મા છે તારા પિતા પરમાત્મા છે તારા ગુરુદેવ પરમાત્મા છે માતૃદેવો ભવા પિતૃદેવો ભવા આચાર્ય દેવો ભવા અતિથિ દેવો ભવા ચાર વેદ ચાર શાસ્ત્રો શાસ્ત્રોનું અધ્યયન પરિપૂર્ણ કર્યા પછી આ છેલ્લો ઉપદેશ કર્યો છે બેટા બાર વર્ષ તું મારા આશ્રમમાં રહ્યો છું મારી કેટલીક ભૂલો પણ તે જોઈ હશે મેં જે ભૂલ કરી છે એવી ભૂલ કોઈ દિવસ તું કરીશ નહીં મારા પવિત્ર આચરણનું તું અનુકરણ કરે યામ સુચરિતાની તાની ત્વયા ઉપાસ્યાની નો ઇતરાણી જીવ માત્ર કંઈક ભૂલ કરે છે મેં કોઈ ભૂલ કરી હોય એવી ભૂલ બેટા કોઈ દિવસ તું કરીશ નહીં ગુરુજી તમાકુ ખાતા હતા અને શેલાજી કે છે હું હું પણ તમાકુ ખાઈ ગુરુજી ભલે ખાય પણ શેલો કોઈ દિવસ ન ખાય ગુરુજીનું જે પવિત્ર આચરણ છે એનું જ અનુકરણ થાય ગુરુદેવ કોઈ ભૂલ કરે એવી ભૂલ કરવાની જરૂર નથી મારા પવિત્ર આચરણનું જ તું અનુકરણ કર મારી કોઈ ભૂલ તે જોઈ હશે જીવ માત્ર કંઈક ભૂલ કરે છે આ જગતમાં નિર્દોષ એક શ્રી સીતારામજી છે પ્રત્યેક જીવ કંઈક ભૂલ કરે મારા પવિત્ર આચરણનું જ તારે અનુકરણ કરવાનું દશરથ મહારાજ ભલે અનેક લગ્ન કરે શ્રી રામચંદ્રજીએ પિતાજીની ભૂલ સુધારી છે રામચંદ્રજીનું એક પત્ની વ્રત છે એક પત્ની વ્રતધર રાજર્ષિચરિતશુચિ સ્વધર્મમ ગૃહમેધીયમ શિક્ષયન સ્વયં આચરન રામજીના સદગુણોનું વર્ણન કોણ કરી શકે ચરિતમ રઘુનાથસ્ય શતકોટિ પ્રવિસ્તરમ એકૈકમક્ષરમ પુંસામ મહાપા પાતકનાશનમ રામાયણના શ્લોક સો કરોડ છે શતકોટી પ્રવિસ્તરમ સો કરોડ શ્લોકોની કથા થોડા સમયમાં કેવી રીતે થાય રામજીના ગુણ અનંત છે રામજીની લીલા અનંત છે રામજીની મોટામાં મોટી સેવા એ છે રામજીનો એક એક સદગુણ તમે જીવનમાં ઉતારો એ જ રામજીની મોટી સેવા છે જીવન માનવનું જીવન રામજીના જેવું હોવું જોઈએ સ્ત્રી ધર્મ શ્રી સીતાજીએ જગતને સમજાવ્યો અને પુરુષનો ધર્મ શ્રી રામચંદ્રજીએ જગતને સમજાવ્યો શ્રી સીતા એકવાર એવું થયું કે શિવજી પાસે દેવો આવ્યા ઋષિઓ આવ્યા અને રાક્ષસો આવે અને તે બધા ભગવાન શંકરને વંદન કરીને કે છે અમને રામાયણ આપજો અમારે રામાયણનો પાઠ કરવો રાક્ષસો રામાયણનો પાઠ કરે રાક્ષસો રામના વખાણ કરે શત્રુ જેના વખાણ કરે વખાણ સાચા હોય રાવણ રામજીના વખાણ કરતો ઇન્દ્રજીતના ધર્મપત્ની સુલોચનાએ રામજીના બહુ વખાણ કર્યા ઘરના લોકો વખાણ કરે મિત્ર મિત્રના વખાણ કરે ઠીક છે શત્રુ જેના વખાણ કરે રાક્ષસોને રામ બહુ હારા લાગે છે રાક્ષસો પણ રામાયણનો પાઠ કરે તમને ફુરસદ મળે છે ત્યારે તમે શું વાંચો છો કેટલાક લોકો તો હવે શૃંગારની નોવેલ કથાઓ વાંચે જે પુસ્તકમાં શૃંગારનું વર્ણન હોય ને એવા પુસ્તકો વાંચવા નહીં ખરાબ શબ્દની અસર મન ઉપર બહુ થાય છે રામાયણનો પાઠ કરો રામાયણમાંથી બધાને બોધ મળે પુત્ર કેવો હોવો જોઈએ રામાયણ બતાવે છે પિતા કેવો હોવો જોઈએ રામાયણ બતાવે છે ભાઈ કેવો હોવો જોઈએ રામાયણ બતાવે છે માં કેવી હોવી જોઈએ રામાયણ બતાવે છે પત્ની કેવી હોવી જોઈએ રામાયણ બતાવે છે પતિ કેવો હોવો જોઈએ રામાયણ બતાવે છે ગુરુદેવ કેવા હોવા જોઈએ રામાયણ બતાવે રામાયણનું પ્રત્યેક પાત્ર અદ્વિતીય છે શંકર ભગવાન પાસે દેવો આવ્યા ઋષિઓ આવ્યા અને રાક્ષસો આવે છે શિવજીને વંદન કરીને કે છે અમને રામાયણ આપ્યું અમારે રામાયણનો પાઠ કરવો છે અમારે રામજીના જેવું જીવન ગાળવું છે અમારે રામની મર્યાદાનું પાલન કરવું છે સો કરોડ રામાયણના શ્લોક છે અને લેનારા ત્રણ જણ છે તે શિવજીએ લીલા કરી એક એકને તેત્રીસ કરોડ તેત્રીસ લાખ તેત્રીસ હજાર ત્રણસો ને તેત્રીસ શ્લોક આપ્યા સરવાળો થયો નવાણું કરોડ નવાણું લાખ નવાણું હજાર નવસો અને નવાણું સો કરોડ શ્લોકમાં એક શ્લોક વધ્યો તે એક શ્લોકના માટે પણ ત્રણ જણ ઝઘડો કરવા લાગ્યા મને આપો મને આપો હવે શ્લોક છે એક અને લેનારા છે ત્રણ જણ શિવજીએ કહ્યું કે હવે એક શ્લોક ત્રણને કેવી રીતે આપ આ ત્રણ જણ ઝઘડો કરે શંકર ભગવાનને ઝઘડો જરાય ગમે નહીં શિવ અતિ શાંત છે શિવજીના દરબારમાં જે આવે ને એ વેરને ભૂલે એ શાંતિથી બેસે છે શિવજીના દરબારમાં બધા શત્રુઓ જ ભેગા થયા છે શિવજીના દરબારમાં ગણપતિ મહારાજ છે અને તે ગણપતિ મહારાજનું વાહન છે ઉંદર શિવજીના ગળામાં સર્પ છે સર્પ અને ઉંદર આ બેનું જન્મસિદ્ધ વેર છે પણ શિવજીના દરબારમાં આવ્યા પછી સર્પ પણ વેરને ભૂલે છે એ ઉંદરને મારતો નથી ઉંદર સાથે રમે છે શિવજીનું વાહન છે નંદિકેશ્વર અને માતા પાર્વતીજીનું વાહન છે સિંહ આદિશક્તિ જગદંબા સિંહ ઉપર વિરાજે દેવી ભાગવતમાં માતાજીના એકાવન સિદ્ધ પીઠોની કથા આવે છે આપણા ભારતમાં માતાજીના એકાવન સિદ્ધ પીઠો છે માતાજીના સિદ્ધ પીઠોમાં સિંહની સ્થાપના છે માને સિંહ એ બહુ ગમે છે સિંહ હિંસા કરે છે સિંહ અતિ ક્રોધી છે સિંહમાં ઘણા દુર્ગુણ છે પણ સિંહમાં એક મોટો સદગુણ હોવાથી માને સિંહ ગમે છે સિંહ વર્ષમાં એક જ દિવસ કામ સુખ ભોગવે છે ત્રણસો ઓગણસાઠ દિવસ સંયમ રાખે છે સિંહ સંયમની મૂર્તિ છે માને તેથી સિંહ બહુ ગમે સિંહ ઉપર વિરાજે માતાજીના સિદ્ધ પીઠોમાં સિંહની સ્થાપના હોય છે માનું વાહન સિંહ છે શિવજીનું વાહન નંદિકેશ્વર છે બળદ અને સિંહ આ બેનું જન્મસિદ્ધ વેર છે બળદ દેખાય કે સિંહ દોડતો જશે ને મારી નાખશે શિવજીના દરબારમાં આવ્યા પછી તો સર્પ અને સિંહ પણ વેરને ભૂલે છે કેટલાક લોકો તો મંદિરમાં જઈને પણ ઝઘડો કરે છે પક્ષ ઉભા કરે છે સિંહ અને સર્પ પણ વેરને ભૂલે છે ને શાંતિથી બેસે છે ભગવાન નારાયણના દરબારમાં પણ બધા શત્રુઓ જ ભેગા થયા નારાયણનું વાહન છે ગરુડ અને શેષ છે શૈયા પુરાણોમાં કથા આવે છે ગરુડજીનું સર્પો સાથે વેર થયું સર્પોએ ગરુડજીની માને અને ગરુડજીને બહુ ત્રાસ આપ્યો છે એવી બધી કથાઓ આવે છે સર્પ અને ગરુડજીનું જન્મસિદ્ધ વેર છે નારાયણના સન્મુખ આવ્યા પછી કોઈ દિવસ ઝઘડો કરતા નથી મંદિરમાં જે આવે એને બહુ પ્રેમથી જુઓ મંદિરમાં જરાય ઝઘડો ન કરો મંદિરમાં થોડું પણ પાપ કરે ને એની સજા વધારે થાય એક શ્લોકના માટે ત્રણ જણ ઝઘડો કરે છે મને આપો મને આપો શંકર દાદાએ કહ્યું શ્લોક એક છે તમે લેનારા ત્રણ જણા છો એક ત્રણ એ ત્રણને એક શ્લોક કેવી રીતે આપવું શ્લોકના અક્ષર તમને આપી તે શ્લોકમાં અક્ષર હતા બત્રીસ લેનારા ત્રણ જણા હતા તે શિવજીએ એક એકને દસ દસ અક્ષર આપ્યા છે તેત્રીસ અક્ષર હોત ને તો એક એકને અગિયાર અગિયાર અક્ષર મળવાના હતા પણ બત્રીસ અક્ષરનો શ્લોક છે લેનારા ત્રણ જણ છે એક એકના ભાગમાં દસ દસ અક્ષર આવ્યા છે બે અક્ષર વધ્યા છે આ બે અક્ષરના માટે પણ ત્રણ જણ ઝઘડો કરવા લાગ્યા મને આપો મને આપો શંકર દાદાએ કહ્યું મારા ઘરનું બધું લઈ જાઉં છું આ બે અક્ષર હવે મારે કોઈને આપવા જ નથી આ મારા કંઠમાં જ રાખવા છે બે અક્ષર તે રામ નામ છે સર્વ વેદોનું સારે રામ નામ છે ભગવાનના બધા જ નામમાં શક્તિ છે પણ આપણા શાસ્ત્રોમાં એવું વર્ણન આવે છે રામ નામ સર્વથી શ્રેષ્ઠ રામ નામનો મહિમા બહુ વર્ણન કર્યો છે શ્રી રામ અને શ્રી કૃષ્ણ એક જ છે શ્રી રામ શ્રી કૃષ્ણમાં જણાય ભેદ નથી કેટલાક લોકો એવો દુરાગ્રહ રાખ્યો છે કે રામજીમાં બે કળા ઓછી છે અને શ્રી કૃષ્ણમાં સોળ કળા પરિપૂર્ણ છે એવું વ્યાસજીએ ભાગવતમાં લખ્યું નથી વ્યાસજીએ તો ભાગવતમાં અનેક વાર એવું વર્ણન કર્યું છે રામ પરિપૂર્ણ છે રામજીમાં બે કળા ઓછી છે આ સિદ્ધાંત વ્યાસજીને માન્ય નથી રામને પરિપૂર્ણ માન્યા છે સાક્ષાત બ્રહ્મમયો હરિ વેદોમાં પણ રામજીનું વર્ણન આવે છે ત્યાં રામને પરિપૂર્ણ માન્યા છે રામજીમાં બે કળા ઓછી છે એવું જે બોલે છે બહુ સાહસ કરે એ ઋષિઓને વેદોને માન્ય નથી રામ અને કૃષ્ણ એક જ છે રામ પરિપૂર્ણ છે અને શ્રી કૃષ્ણ પરિપૂર્ણ છે બંને એક જ છે એક હોવા છતાં સંતોએ એવું વર્ણન કર્યું છે થોડો ભેદ છે નામમાં રામ નામ શ્રેષ્ઠ છે અને લીલામાં કૃષ્ણ લીલા શ્રેષ્ઠ છે રામ નામ અતિ મધુર છે કૃષ્ણ લીલા અતિ મધુર છે કૃષ્ણ લીલા સર્વને આનંદ આપનારી ગમે તેવો જીવ હોય વક્તા વિવેકથી કથા કરતો હોય તો કૃષ્ણ લીલામાં સર્વને આનંદ આવે લીલામાં કૃષ્ણ લીલા શ્રેષ્ઠ છે અને નામમાં રામ નામ શ્રેષ્ઠ રામ નામ અમૃત કરતા એ મધુર છે શિવજી મહારાજ ઝેર પી ગયા છે રામ નામે કંઠમાં ધારણ કરે શિવજી આપણને બોધ આપ્યો છે ઝેર પીવાનો પ્રસંગ બધાને આવે જે સંસારમાં આવ્યો એની ઈચ્છા હોય કે ન હોય એક બે વાર તો એને ઝેર પીવું જ પડશે તમારો છોકરો તમારું કહ્યું ન કરે તમને ઝેર જેવું લાગશે તમારો મિત્ર વિશ્વાસઘાત કરે દગો કરે તમને ઝેર જેવું લાગશે કોઈ તમારી ખોટી ખોટી નિંદા કરે તમને ઝેર જેવું લાગશે સંસારમાં જે આવે છે એને ઝેર પીવું જ પડે છે રામ નામામૃતનું પાન કરે તો ઝેરની અસર મન ઉપર થાય નહીં જીવનમાં જ્યારે ઝેર પીવાનો પ્રસંગ આવે ત્યારે રામનામામૃતનું પાન કરો શિવજી મહારાજ તો રામ રામ રામ રામ જપે છે તમે ખાલી રામ રામ બોલશો નહીં શ્રી સાથે રામ નામ દેજો શ્રી રામ શ્રી રામ શ્રી રામ શ્રી રામ શંકર ભગવાનને લક્ષ્મીની જરાય જરૂર નહીં ને તે શ્રીને છોડીને એકલા રામને જ પકડી રાખે પણ આપણને તો લક્ષ્મીની બહુ જરૂર છે તમે ખાલી રામ રામ ન બોલો શ્રી સાથે રામ નામ તમારા ઘેર લક્ષ્મીજી પધારશે શ્રી રામ શ્રી રામ જ્યારે જીવનમાં ઝેર પીવાનો પ્રસંગ આવે રામ નામામૃતનું પાન કરો ગમે તેવો દુઃખનો પ્રસંગ આવ્યો હોય ગભરાશો નહીં પંદર મિનિટ શ્રી રામ શ્રી રામ શ્રી રામ શ્રી રામ શ્રી રામ શ્રી રામ શ્રી રામ શ્રી રામ શાંતિથી જપ કરો તાળુમાંથી અમૃત ઝરે છે અને ત્યારે દુઃખની અસર મન ઉપર થતી નથી મનને શાંતિ મળે છે તમે કરીને જુઓ ગમે તેવો દુઃખનો પ્રસંગ આવ્યો હોય બહુ પ્રેમથી શાંતિથી પંદર મિનિટ શ્રી રામ નામનો જપ કરો દુઃખની અસર મન ઉપર બહુ થશે નહીં રામ નામે અમૃત કરતા એ મધુર છે રામચંદ્રજી ધીરે ધીરે મોટા થયા છે બાલ લીલાનું વર્ણન કર્યું છે રામજીની બાલ લીલામાં પણ મર્યાદા છે શ્રી કૃષ્ણની બાલ લીલામાં પ્રેમ ભરેલો મર્યાદા પુરુષોત્તમની કથા ભાગવતમાં પહેલી આવે છે અને પ્રેમ પુરુષોત્તમ શ્રી કૃષ્ણની કથા પછી આવે છે જે રામની મર્યાદાનું પાલન કરે છે એનું મન શુદ્ધ થાય છે એને જ પ્રભુમાં પ્રેમ જાગે અને તેથી મર્યાદા પુરુષોત્તમની કથા ભેલી આવે રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન ચારે ભાઈઓ ધીરે ધીરે હવે મોટા થાય રામ લક્ષ્મણનું સ્વરૂપ જ એવું મંગળમય છે જોતા જ હૃદય પીગળે અયોધ્યાની પ્રજા ભાગશાળી છે દર્શન કરે છે રામજીને મનાવે કે મારા ઘેર પધારો મારી બહુ ઈચ્છા છે જ્યારે રામચંદ્રજી કહે કે હું તો મારી માની આજ્ઞામાં રહું છું તમે મારી માને કહેજો મારી મા મને આજ્ઞા આપે ને તો પછી હું તમારા ઘેર આવીશ તે લોકો કૌશલ્યા માને વંદન કરે કૌશલ્યા માને મનાવે કે તમે રામને મોકલો તો જ આવશે બાલકૃષ્ણલાલ કોઈને એવું કહેતા નહોતા કે તમે યશોદાજીને કહેજો ને યશોદાજી મને આજ્ઞા આપશે ને પછી હું તમારા ઘેર આવીશ કનૈયો કે મને કોણ આજ્ઞા આપે હું જ ઘર ધણી છું એટલે બધાને ભેગા કરીને લઈ જાઉં દાદાને કોણ આજ્ઞા આપે કનૈયો બધાના ઘેર જતો નથી જે ઘરનો એ ધણી છે એ ઘરમાં જ જાય શ્રી કૃષ્ણ લીલામાં પ્રેમ ભરેલો છે રામચંદ્રજીની લીલામાં મર્યાદા છે ધીરે ધીરે મોટા થયા છે ગુરુજીના ઘેર ભણવા ગયા છે રામજીને શું ભણવાનું હતું રામજીના શ્વાસમાંથી વેદો પ્રગટ થયા યસ્ય નિશ્વસિતમ વેદ તે પરમાત્મા જે વેદ ભણવા બેઠા થોડા દિવસોમાં વિદ્યા પરિપૂર્ણ થઈ વિદ્યા એ વિવેકને જાગૃત કરે એ જ વિદ્યા છે વિદ્યા તેને કે છે જે જન્મ મરણના ત્રાસમાંથી છુડાવે એ જ વિદ્યા છે પૈસો કમાવવાની વિદ્યા તો વેશ્યાને પણ આવડે છે વિદ્યા તે છે કે જે વૈરાગને જાગૃત કરે વિદ્યા પરિપૂર્ણ થયા પછી રામજીને વૈરાગ જાગ્યો છે રામાયણમાં એવી કથા છે રાજમહેલનું સુખ રામને તુચ્છ લાગે આ રાજમહેલનું સુખ ક્ષણિક છે આ ખોટું સુખ છે ખોટું સુખ ભોગવતા અમારા જીવનમાં ઘણો સમય ગયો સાચું સુખ એ જ પરમાત્મા છે રામજીને રાજમહેલમાં વૈરાગ જાગે છે ત્યારે વસિષ્ઠ ઋષિએ યોગ વાસિષ્ઠનો ઉપદેશ કર્યો છે ગીતાજીમાં પ્રભુએ અર્જુનને બ્રહ્મવિદ્યાનો ઉપદેશ તો કર્યો પણ બ્રહ્મવિદ્યાનો ઉપદેશ કર્યા પછી અર્જુનને કહ્યું કે તું કૌરવો સાથે યુદ્ધ કર બ્રહ્મજ્ઞાનનું એ ફળ કે બ્રહ્મજ્ઞાન થયા પછી ઝઘડો કરે અર્જુનને ગીતાજીમાં બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ તો કર્યો છે પણ અર્જુનને પછી કહ્યું કે તું હવે કૌરવો સાથે યુદ્ધ કર અર્જુનમાં વૈરાગ નથી અર્જુનમાં વિષાદ છે ગીતાજીનો પહેલો અધ્યાય એ અર્જુન વિષાદ યોગ કહેવાય અર્જુનને વૈરાગ હોય તો ભગવાન એને યુદ્ધ કરવાની આજ્ઞા આપે નહીં અર્જુનમાં વિષાદ થયો હતો કૌરવો મારા છે એવું સમજતો હતો મમતાના લીધે ગભરાયો હતો પ્રભુએ એનું અજ્ઞાન દૂર કર્યું અને કહ્યું કે તું તારા ધર્મનું પાલન કર તું ક્ષત્રિય છું યુદ્ધ કરવું એ ક્ષત્રિયનો ધર્મ છે બ્રહ્મ ઉપદેશ કર્યા પછી યુદ્ધ કરવાની આજ્ઞા ગીતાજીમાં કરી છે એનું કારણ અર્જુનમાં વૈરાગ નથી અર્જુનમાં વિષાદ છે રામચંદ્રજીમાં વૈરાગ છે રાજમહેલમાં બધું સુખ છે પણ રામને સુખ તુચ્છ લાગે રાજમહેલમાં તો મચ્છર ને માકણ પણ રહે છે એ સુખ ભોગવે છે રાજમહેલનું બધું સુખ ક્ષણિક છે ત્યારે વસિષ્ઠજીએ બોધ આપ્યો છે અંતસ્ત્યાગી બહિસંગી લોકે વિહર રાઘવ અંતર એકો બહિર નાના લોકે વિહર રાઘવ અંદરથી પરમાત્મા સાથે પ્રેમ કરવાનો ઘરમાં રહેવાનું પણ આનંદ ઘરમાં નથી આનંદ કોઈ સ્ત્રી પાસે નથી આનંદ કોઈ પુરુષ પાસે નથી આનંદ કપડામાં નથી આનંદ કોઈ જળ વસ્તુમાં રહી શકે નહીં આનંદ એ ચેતન પરમાત્માનું સ્વરૂપ છે બહારથી ઘરના લોકો સાથે પ્રેમ બતાવવાનો અંદરથી પ્રેમ ઈશ્વર સાથે કરવાનો રામચંદ્રજીને અનેક દૃષ્ટાંતો દ્વારા સિદ્ધાંત સમજાવ્યો છે સતરામજીએ તો એવી લીલા કરી છે વૈરાગ વિના જ્ઞાન ટકતું નથી વૈરાગ જાગ્યા પછી રામ રાજા થયા વૈરાગ ન હોય અને રામ રાજા થાય તો કદાચ વિલાસી થઈ જાય રામજીમાં વૈરાગ પરિપૂર્ણ છે યોગ વાસિષ્ઠનું પહેલું વૈરાગ્ય પ્રકરણ છે બે ચાર વાર નહીં પંદર વીસ વાર વાંચ્યું સંસારનું સુખ જીવને મીઠું લાગે સંસારમાં જીવ અનેક વાર દુઃખી થાય છે છતાં એને વિષયો મીઠા લાગે છે બરાબર વૈરાગ જાગે તો વિષયોમાં કડવાશ આવે અને ત્યારે જ જ્ઞાન અને ભક્તિ દૃઢ થાય રામચંદ્રજીએ વૈરાગનો એક આદર્શ જગતને સમજાવ્યો છે અને તે સમયે વિશ્વામિત્રજી ત્યાં પધારે વિશ્વામિત્રજી યજ્ઞ કરે ત્યારે યજ્ઞમાં મારી સુવાહુ રાક્ષસો વિઘ્ન કરતા હતા મારા યજ્ઞનું રક્ષણ રામ લક્ષ્મણ કરશે વિશ્વામિત્રજી શ્રી અયોધ્યાજીમાં આવ્યા છે સરયુજીનું નામ રામગંગા છે રામગંગામાં સ્નાન કર્યું કોટિકલ્પ કાશી વસે અને મથુરા કલ્પ હજાર એક નિમિષ શરયું હશે તો તુલઈ ન તુલસી દાસ શિયાવર રામચંદ્ર સરયુજીનો મહિમા કોણ વર્ણન કરી શકે ભગવાન તમને અનુકૂત આપે ને તો જીવનમાં એક બે વાર શ્રી અયોધ્યાજીમાં મહિનો બે મહિના જઈને રહેજો લોકો જાત્રા કરતા કરતા જાય છે એક બે દિવસ ત્યાં રહે છે પેડા બરફી ખાઈને પાછા આવે છે જાત્રા થઈ ગઈ એવી રીતે જાત્રા થાય છે અયોધ્યાજીમાં આજે પણ ઘણા ભજનાનંદી સાધુ સંતો છે તમે અયોધ્યામાં મહિનો બે મહિના રહેશો ને તમને એવી ખાતરી થશે જેવો પ્રભાવ આ બાજુ આપણા ત્યાં દેખાય છે એવો પ્રભાવ આજે પણ અયોધ્યામાં નથી અયોધ્યાજીમાં સત્યયુગના થોડા દર્શન થાય આજે પણ એવું છે અયોધ્યાજીમાં ઘણા ભજનાનંદી સાધુ સંતો આજ પણ વિરાજેલા છે સરયુજીનો વિશાળ પ્રવાહ છે એક એક ઘાટમાં સ્નાનનો મહિમા છે સરયુજીના ઘાટના નામ પણ બધા દિવ્ય છે હો સ્વર્ગ દ્વારકા ઋણ મોચન ઘાટ કોઈ પણ જીવનું જાણતા કે અજાણતા કદાચ ઋણ રહી જાય તો ત્યાં ઋણ મોચન ઘાટમાં સ્નાન કરે ત્યાં શ્રી સીતારામજીના દર્શન કરે એકાદ ગરીબ માણસને જમાડીને હાથ જોડે અજાણતા કોઈનું ઋણ રહ્યું હોય તે ઋણમાંથી જીવ મુક્ત થાય છે ઘાટનું નામ જ ઋણ મોચન ઘાટ એક એક ઘાટમાં સ્નાનનો મહિમા છે તમે જ્યારે શ્રી અયોધ્યાજીમાં જાઓ ને ત્યારે યાદ રાખીને રામઘાટમાં સ્નાન કરજો રામઘાટમાં સ્નાનનો બહુ મહિમા છે અયોધ્યાજીથી ચાર પાંચ માઇલ દૂર આ રામઘાટ બતાવે અત્યારે ત્યાં ઘાટ નથી સરયુજી છે ને રેતી છે પહેલા ત્યાં ઘાટ હતો હવે ઘાટ નથી એ ભૂમિમાં એવી શક્તિ આવી રામઘાટમાં સરયુજીમાં સ્નાન કરે અને સરયુજીના કિનારે રેતીમાં બેસીને શ્રી રામ શ્રી રામ જપ કરે ને આસ્તિક હોય કે નાસ્તિક હોય પાપી હોય કે પુણશાળી હોય સજ્જન હોય કે દુર્જન હોય હૃદય પીગળે છે મન શાંત થાય છે સંકલ્પ વિકલ્પો ઓછા થશે એ ભૂમિમાં ખરાબ વિચાર આવતો નથી એ ભૂમિના પરમાણુમાં એવી શક્તિ છે હજારો વર્ષો પહેલા શ્રી સીતારામજી ત્યાં સ્નાન કરતા આજે તે ભૂમિના પરમાણુમાં એવી શક્તિ આવી છે ત્યાં બેસીને રામ નામનો જપ કરે હૃદય પીગળે છે આનંદ મળે છે એવું લાગે છે કે રામજી અહીંયા વિરાજેલા જ છે કોઈ વખત જાઓ તો યાદ રાખીને દર્શન કરો સ્નાન કરો અયોધ્યાજીનો <clears throat> મહિમા સરયુ ગંગાનો મહિમા બહુ વર્ણન કર્યો છે વિશ્વામિત્રજી સરયુજીમાં સ્નાન કરે છે દશરથ મહારાજના દરબારમાં આવે છે રાજાએ સ્વાગત કર્યું છે દશરથ મહારાજ ઉઠીને ઉભા થયા છે વિશ્વામિત્રજીની પૂજા કરી છે અને કહ્યું છે કે મારા વડીલોના પુણ્ય પ્રતાપે તમારી પધરામણી થઈ મારા વડીલો બહુ પુણશાળી હતા અને તેથી તમે અહીંયા પધાર્યા છો રઘુકુલ સુકૃતમ દ્યોતયતી આગમસ્તે મારા દાદા રઘુરાજા એ બહુ પુણશાળી હતા અને તેથી આપ કૃપા કરીને પધાર્યા છે તમારી હું શું સેવા કરું વિશ્વામિત્રજીએ કહ્યું મારા યજ્ઞમાં રાક્ષસો વિઘ્ન કરે છે અને તે યજ્ઞનું રક્ષણ કરવા માટે તું રામ મને આપ હું રામને લેવા આવ્યો છું રામની જયારે માગણી કરીને અને ત્યારે તો દશરથ મહારાજની આંખો ભીની થઈ ગુરુજી આપે યોગ્ય માગ્યું નથી આ વૃદ્ધાવસ્થામાં તમારા બધાના આશીર્વાદથી મારા ઘેર ચાર બાળકો થયા ચારે બાળકો મને બહુ સારા લાગે છે પણ મને રામ છે ને પ્રાણ કરતા પ્યારો લાગે પાંચ દસ મિનિટ મારો રામ આંખથી દૂર જાય ને તો મને સહન થતું નથી ક્યાં ગયો છે ક્યારે આવશે ક્યારે આવશે રામ જેવો દીકરો થયો નથી ગુરુજી જળ વિના કદાચ માછલો જીવશે પણ આ દશરથ રામને જોયા વિના નહીં જીવે દશરથ મહારાજે બોલ્યા છે એ અતિશયોક્તિ નથી સાચું બોલ્યા રાજાનો પ્રેમ એવો જ હતો વિશ્વામિત્રજીએ વશિષ્ઠ ઋષિને આંખથી ઈશારો કર્યો રાજાને તમે સમજાવો ત્યારે વિશ્વામિત્રજી વશિષ્ઠજીને કહ્યું છે કે દેવ કાર્ય કરવાનું છે અને તે રામ મારી સાથે આવે તો રાક્ષસોનો પણ વિનાશ થશે દશરથ મહારાજનો વસિષ્ઠજીમાં અતિ વિશ્વાસ જ છે ચક્રવર્તી સાર્વભૌમ રાજા દશરથ છે એવું માને છે કે હું સ્વતંત્ર નથી હું મારા ગુરુદેવના આધીન કોઈ પણ કામ કરવું હોય ને તો છેલ્લી સલાહ વસિષ્ઠ ઋષિની લેતા વસિષ્ઠ ઋષિ જે કે તે જ થાય રાજા એવું માને છે હું ગુરુદેવના આધીન છું તમારે સુખી થવું હોય તો બહુ સ્વતંત્ર થઈને ફરશો નહીં તમે કોઈ સંતના આધીન રહેજો તમારા બુદ્ધિમાં બહુ વિશ્વાસ રાખશો નહીં માનવના બુદ્ધિમાં ઘણા દોષ હોય છે પણ માનવને પોતાના દોષ ગુણ જેવા લાગે છે કોઈ સંતના આધીન રહે દશરથ મહારાજ એવું માને છે હું વશિષ્ઠ ઋષિના અધીન છું વશિષ્ઠ ઋષિ રાજાને એકાંતમાં લઈ ગયા છે અને રાજાને સમજાવે છે આ વિશ્વામિત્રજી આવ્યા છે ને તો રામનું લગ્ન કરવા માટે આવ્યા અતિ સુંદર રાજકન્યા સાથે રામનું આ વર્ષે લગ્ન થવાનું છે કે ગુરુજી લગ્ન કરવા માટે આવે છે કે હા તો તો પછી હું આજે પણ મોકલવા તૈયાર છું પણ રામનું હવે લગ્ન થાય રામ મોટો થયો છે સભામાં રામ લક્ષ્મણને બોલાવ્યા પિતાજીને વંદન કરી વિનયની મૂર્તિ શ્રી રામ હાથ જોડીને ઉભા પુત્ર પિતાને વંદન કરે પિતાના સન્મુખ હાથ જોડીને ઉભો રે કોઈ દિવસ પિતાનું હૃદય પીગળે પીગળેલા હૈયામાંથી આશીર્વાદ નીકળે છે પિતાજી મને સેવા બતાવો હું તમારી શું સેવા કરું કે બેટા વિશ્વામિત્રજીના યજ્ઞનું રક્ષણ કરવાનું છે તમે કરશો કે આપ જે કહેશો તે કરીશ રામ લક્ષ્મણ કૌશલ્યા માને વંદન કરવા માટે આવ્યા રામ બહુ જ ઓછું બોલે છે એવું રામાયણમાં લખ્યું છે લક્ષ્મણજીએ બધી કથા સંક્ષેપમાં સંભળાવી છે પિતાજીની અમને આજ્ઞા થઈ છે ગુરુજીના યજ્ઞનું રક્ષણ કરો અમે તમારા આશીર્વાદ લેવા આવ્યા છે અમારે હવે જવાનું છે કૌશલ્યા માએ વિચાર કર્યો મારો રામ હવે યૌવનમાં પ્રવેશ કરે યૌવનમાં ઘણા ભાગે બધાની બુદ્ધિ અને મન બહુ બગડે યૌવન કાળ જેવો ખરાબ કાળ જવાનીમાં જ સત્સંગની બહુ જરૂર છે બાલ્યાવસ્થામાં માતા પિતાનું છત્ર માથે હોય ને આ સુધી કદાચ સત્સંગ ન મળે તો પણ માતા પિતા એને પાપ કરતા અટકાવે વૃદ્ધાવસ્થામાં શરીર દુર્બળ થયા પછી ડોહાને ડાપણ આવે છે જવાનીમાં જીવ ભાન ભૂલે છે યૌવન કાળ જેવો ખરાબ કાળ છે અત્યારે જ સત્સંગની જરૂર છે મારો રામ હવે યૌવનમાં પ્રવેશ કરે છે વિશ્વામિત્ર જીતેન્દ્રિય તપસ્વી બ્રાહ્મણ છે કૌશલ્યામાં વિચાર કર્યો મારું રામ વિશ્વામિત્રજીની સેવા કરે વિશ્વામિત્રજીના એને આશીર્વાદ મળે કે બેટા તમારા પિતાની જે આજ્ઞા એ જ મારી આજ્ઞા છે ગુરુજીની સેવા કરો કૌશલ્યામાં વિશ્વામિત્રજીને વંદન કરે છે અને કહ્યું છે ગુરુજી મારા રામને લક્ષ્મણને તમે લઈ જાઓ છો મારો લક્ષ્મણ નાનો છે મારો રામ બહુ શરમાળ છે એને ભૂખ લાગી હોય ને તો માને પણ કહેતો નથી કે મને ભૂખ લાગી એ માને બહુ માન આપે છે એ માની મર્યાદા રાખે મારા રામને માખણ મિશ્રી આરોગવાની ટેવ છે રામ લક્ષ્મણ સવારે કૌશલ્યા માને વંદન કરવા આવે ને ત્યારે કૌશલ્યાજી માખણ મિશ્રી આરોગા કોઈ કોઈ દિવસ એવું થઈ જાય કૌશલ્યાજી લક્ષ્મી નારાયણની સેવામાં એવા તનમાં બને કે રામને માખણ આપવાનું ભૂલી જાય રામ કોઈ દિવસ માગે નહીં એ તો કૌશલ્યાજીને સાયંકાળે યાદ આવે આ કટોરામાં માખણ તો રહી ગયું સવારે રામ આવ્યો પણ કઈ બોલ્યો જ નહીં એ બહુ શરમાળ છે એને ભૂખ લાગી હોય તો માને પણ કહેતો નથી મારા રામને લક્ષ્મણને માખણ મિશ્રી આરો શ્રી રામ શ્રી કૃષ્ણને માખણ મિશ્રી બહુ ભાવે બાલકૃષ્ણલાલ તો હાથમાં જ માખણ મિશ્રી રાખે કનૈયો આપણને બોધ આપે છે તમે મિશ્રી જેવા મધુર બનો તો હું તમને હાથમાં રાખું જેના જીવનમાં બહુ મીઠાશ છે એની ભક્તિ ભગવાનને ગમે છે કેટલાક થોડી ભક્તિ કરે છે પણ જીવનમાં છલ કપટ પણ બહુ કરે છે કપટ કરવાથી જીવનમાં કડવાશ આવે કપટ શા માટે કરો કપટ કરીને કોણ સુખી થયો છે કપટ કરવાથી મન બહુ બગડે છે જેના જીવનમાં કપટ છે કડવાશ છે એની ભક્તિ ભગવાનને બહુ ગમતી નથી મિશ્રી જેવા મધુર બનો જેના જીવનમાં બહુ મીઠાશ છે જીવનમાં મીઠાશ ત્યારે આવે છે જે સર્વને માન આપે છે જે બહુ મધુર બોલે છે મધુર વાણીથી સર્વને માન આપવાથી જીવનમાં મીઠાશ આવે બાલકૃષ્ણલાલ તો મિસ્ત્રીને હાથમાં રાખે મધુર બનો માખણ જેવા મૃદુ બનો કૌશલ્યાજીને વિશ્વામિત્રજીએ કહ્યું છે માં તમે જરા પણ ચિંતા કરશો માં આશ્રમમાં ઘણી ઘણી ગાયો છે રોજ માખણ થાય હું યાદ રાખીશ રામ લક્ષ્મણને રોજ સવારે માખણ આરોગાવી માતા પિતાને વંદન કરી આશીર્વાદ મેળવી શ્રી રામ લક્ષ્મણ ગુરુદેવના પાછળ પાછળ ચાલે રામ પરબ્રહ્મ છે લક્ષ્મણજી મહારાજ શબ્દ બ્રહ્મ છે શબ્દ બ્રહ્મ પરબ્રહ્મ વિશ્વામિત્રજીના પાછળ પાછળ ચાલે વિશ્વામિત્ર શબ્દનો અર્થ થાય છે જગન મિત્ર એ જ વિશ્વામિત્ર પાણીની ઋષિએ વ્યાકરણ શાસ્ત્રમાં વિશ્વામિત્ર શબ્દનો અર્થ કરવા માટે એક સૂત્ર લખ્યું છે મિત્રે ચરસવ મિત્રવાચક જ્યાં ઋષિ શબ્દ આવે છે ત્યાં દીર્ઘત્વ થાય છે વિશ્વમ મિત્રમ યસ્ય સહા વિશ્વામિત્ર જગન મિત્રના પાછળ જગદીશ ચાલે છે રામ મારા પાછળ પાછળ આવે એવી ઈચ્છા હોય તો તમે વિશ્વામિત્ર બનો જગન મિત્ર બનો જગત સાથે મૈત્રી કરવી તો અશક્ય છે જગત સાથે કોઈ મૈત્રી કરી શકે નહીં કોઈ પણ જીવ સાથે વેર ન કરે એ મૈત્રી કરવા જેવું જ છે મારો કોઈ શત્રુ નથી કોઈએ મારું બગાડ્યું નથી જગત સાથે મૈત્રી કરવી એ શક્ય નથી કોઈ પણ જીવ સાથે વેર ન કરે એ મૈત્રી કરવા જેવું જ છે જગન મિત્રના પાછળ પાછળ જગદીશ ચાલે છે રસ્તામાં કાટકા આવી છે પ્રભુએ તાટતાનો ઉદ્ધાર કર્યો વિશ્વામિત્રજીએ કહ્યું છે આ રાક્ષસીને મારો જ્યારે રામચંદ્રજીએ કહ્યું કે હું સ્ત્રીને કેવી રીતે મારું સ્ત્રી અબલા છે સ્ત્રીને મારવું નહીં વિશ્વામિત્રજી સમજાવે છે કે સ્ત્રી તો છે પણ એ રાક્ષસી છે નૃપાણામ તદ્વધો અવધા જે એકને મારવાથી સમાજ સુખી થાય છે આ સ્ત્રી શરીર તો છે પણ રાક્ષસી છે લોકોને બહુ ત્રાસ આપે છે રામચંદ્રજીએ તાટકાને સદગતિ આપી છે રામ લક્ષ્મણ વિશ્વામિત્રજીના આશ્રમમાં પધાર્યા છે ઋષિકુમારો સાથે પ્રેમ થયો વિશ્વામિત્રજીને કહ્યું કે ગુરુજી આપ યજ્ઞનો આરંભ કરો સુંદર મંડપની રચના કરવામાં આવી છે અને પછી તો યજ્ઞનો આરંભ કરે છે ત્યારે શ્રી રામ લક્ષ્મણ વિશ્વામિત્રજીના યજ્ઞ મંડપના દ્વારમાં પહેરો ભરે ધનુષબાણ સજ્જ છે છાતી વિશાળ છે કપાળ ભવ્ય છે નેત્ર દિવ્ય છે રામજીના હાથ તો ઘૂંટણને સ્પર્શ કરે જેના હાથ ઘૂંટણને સ્પર્શ કરે ને એ મહાયોગી ને મહાભાગશાળીનું લક્ષણ તમે બેઠા બેઠા ઘૂંટણને હાથ લગાડો એનો કોઈ અર્થ નથી નહીં તો તમને એમ થાય મારા લાગે છે એવું નહીં ઊભા થયા પછી જેના હાથ ઘૂંટણને સ્પર્શ કરે ધ્યાયેદાજાનુબાહુમ ધૃત શરદનુષમ બંધ પદમાસનસ્થમ શ્રી રામ બાહુ છે એક વૈષ્ણવે રામચંદ્રજીને પૂછ્યું હતું કે માણસ તમારા હાથ બહુ લાંબા છે ઘૂંટણને સ્પર્શ કરે એવા લાંબા હાથ છે આટલા મોટા લાંબા હાથ કેમ રાખ્યા છે ત્યારે રામચંદ્રજીએ કહ્યું મારા ભક્તો દર્શન કરવા આવે ને ત્યારે એક એકને મને મળવાની ઈચ્છા થાય મારો ભગત કોઈ બહુ જાડો હોય તો બરાબર બાથમાં લઈને મળતા ફાવે ને તેથી મેં આટલા લાંબા રાખ્યા રામ અતિ સરળ છે એ તો રીછ અને વાનરોને પણ મળ્યા રામ તો બધાને મળવા તૈયાર છે ખરેખર આ અભાગ્યો છે એને રામ દર્શનની રામને મળવાની ઈચ્છા થતી નથી તમે કોઈ માનવને મળો છો ત્યારે તમને સુખ થાય છે તમે પરમાત્માને મળશો તો તમને કેવો આનંદ થશે તમે એવી ઈચ્છા તો રાખો રામ તો સર્વને મળવા તૈયાર છે ધનુર્બાણ સજ્જ છે વિશ્વામિત્રજી યજ્ઞ કરે છે અગ્નિમાં આહુતિ આપે છે આહુતિ તો અગ્નિમાં આપે છે પણ વિશ્વામિત્રજીની આંખ રામ લક્ષ્મણમાં છે અગ્નયે સ્વાહા પ્રજાપતયે સ્વાહા આહુતિ અગ્નિમાં આપે છે પણ વિશ્વામિત્રજી રામ દર્શન કરે તમે કોઈ પણ સારું કામ કરો તે સમયે તમારી આંખ ભગવાનમાં હોવી જોઈએ ભગવાનમાં જે નજર રાખે છે એને ભગવાન શક્તિ અને બુદ્ધિ આપે તમે કોઈ પણ સારું કામ કરો તમને ભગવાન દેખાય ભગવાન યાદ આવે પ્રભુના નામનો જપ થાય તો માનજો એ સત્કર્મ બરાબર થયું પણ સત્કર્મ કરતા ભગવાન ભૂલાય તો માનજો એ બરાબર થયું નહીં સત્કર્મમાં એક મોટો દોષ પણ છે સત્કર્મ કર્યા પછી અભિમાન વધે છે જે સારું કામ કરે ને લોકો એના વખાણ કરે છે વાહવા કરે છે તમે બહુ સારા છો સત્કર્મ કર્યા પછી અભિમાન આવે તો સત્કર્મ પણ પતન કરે છે સત્કર્મમાં સતત સ્મરણ રાખવાનું છે હું કરતો નથી મારા ભગવાન કરે